એ આવો આવો મારા નાના નાના ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો શ્રીયા બેન આવ્યા છે ઓહો હો હો હો આવો આવો શ્રીયા બેન તમારો કાલે જન્મદિવસ હતો કા અરે વાહ ભાઈ આવો આવો સાંભળો સાંભળો મારા નાના નાના ટાબરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને ગીજુભાઈ બધેકાની એક વાર્તા કહેવાનો છું હો ભાઈ આ મૂર્ખાની વાર્તા છે ધ્યાનથી સાંભળજો એક હતો મૂર્ખો એ એકવાર એની બેન ને ત્યાં ગયો ભાઈ બહેને તો આ ભાઈને હોંશે હોંશે કરીને ઢોકળા બનાવીને ખવડાવ્યા તમે બધાએ ઢોકળા ખાધા છે ને આ એની બહેને આને ઢોકળા કરીને ખવડાવ્યા ઢોકળા ભાઈને બહુ જ ભાવ્યા હો આહાહાહાહા આહાહાહાહા એ તો મોઢામાં પાણી લાવી લાવીને ઢોકળા ખાઈ ભાઈ અને બેનને કે આનું નામ શું આ તો મને બહુ ભાવ્યા આનું નામ શું બેન કે ઢોકળા ભાઈએ વિચાર કર્યો કે ઘરે જઈને પહેલાં ઢોકળા કરાવું અને ધરાય ધરાઈને ખાવ એટલે તો મનમાં ઢોકળા ઢોકળા ઢોકળા ઢોકળા એમ ગોખતો ગોખતો ચાલ્યો એને ખાતરી હતી કે ગોખ્યા વિના બધું ભૂલી જવાશે મૂર્ખો તો હતો પણ ભૂલકણો હતો ભાઈ એટલે તો મનમાં ઢોકળા ઢોકળા ઢોકળા બોલતો જાય રસ્તામાં એક નાનું એવું નહેરું આવ્યું હો નાનું એવું નહેરું હોય ને હા એને ટપા વિના જવાય એવું નહોતું ભાઈ ટપવાના વિચારમાં પડ્યા અને ટપી પણ ગયા ટપ કરતા કૂદકો મારીને પણ મનમાં નવાઈ થઈ કે આ તો એ ટાઈપો એવું એને મનમાં વિચાર આવ્યો આ વિચારમાં એ તો ઢોકળાનું નામ ભૂલી ગયો ને એને બદલે હબળ ટેપો હબળ ટેપો હબળ ટેપો એમ કરવા લાગ્યો ભારે ટેપો ભારે ટેપો એમ હો ઘેર જઈને કે લે ઉતાવળી થા મને હબળ ટેપા કરી દે હબળ ટેપા <laughs> લો બોલો ભાઈ ઢોકળા ભૂલી ગયા અને યાદ રહી ગયું હબર ટીપા મારે હબર ટીપા જ ખાવા છે એણે તો એની પત્નીને કહ્યું મારી બહેને હબર ટેપા બહુ મીઠા કર્યા હતા એની પત્ની તો વિચારમાં પડી અરે આ હબર ટેપા તો કેવા હશે એ તો કાંઈ સમજી શકી નહીં હો પણ આ ભાઈ સાહેબ તો એની ઉપર ચીડાયા પત્ની ઉપર અને કે કરે છે કે નહીં બેઠી છે શું હબળ ટેપા કરી દે જટ દઈને બાઈએ કહ્યું હબળ ટેપા તો નથી આવડતા મને તમારી બેનને આવડતા હોય તો પાછા જાઓ અને એને કહો કે કરી આપે તમને હબળ ટેપા હવે ભાઈના મગજમાં રાય ચડ્યો ખૂબ ગુસ્સો આવ્યો પેલાને પાસે એક ઢોકલો પડ્યો હતો તે લઈને ઉતરી જ પડ્યો ઉતરી જ પડ્યો અને બિચારીને મારી મારીને આખે ડીલે આખે શરીરે ઢોકળે ઢોકળા કરી નાખ્યા હો ભાઈ મારી મારીને બિચારીને સોજવાડી દીધી આડોશી પાડોશી બધા દોડી આવ્યા અને એણે એમને પેલા માણસને ઠપકો આપ્યો અને કહ્યું જો તો ખરો એલા આ બિચારીને આમ તે મરાતું હશે આખે ડીલે ઢોકળે ઢોકળા થઈ ગયા છે અને મૂર્ખાને યાદ આવી ગયું હો હા ઈ એ જ ઢોકળા એ જ ઢોકળા મારે ઢોકળા ખાવા છે હું તો એનું નામ જ ભૂલી ગયો હતો બધા કે મેર મૂર્ખા બોલો લો આવો મૂરખ હતો અને ભૂલકણો પણ તો ભાઈ શ્રિયા બેન તમને મજા પડી ને મમ્મીને કહેજો ઢોકળા ખવડાવે અરે ભાઈ સાચે સાચા ઢોકળા હો ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો